તારીખ ઓગણીસ દસ ત્યાંસી ન્યુ એરા હાઈસ્કૂલ બરોડા સાંજે મેં છોડ્યું મેં વકીલાત છોડી તો ગ્રહણ કર્યું તો માટે છોડ્યું ને મેં વકીલાત ગ્રહણ નથી કરી મેં ત્રાસ છોડવાની વખત ના આવ્યો આપણે ગ્રહણ જ નથી કરી એમને તો મેટ્રિક માંથી મેટ્રિક માંથી વકીલ થયું છે વકીલ થયું છે વકીલ થયું છે તે ગ્રહણ કરી કર્યું કે આ છોડવી પડી ગ્રહણ ના કરે છોડવી શી આ ગ્રહણ કરે પડે એ તો રિઝલ્ટ છે છોડવું એ રિઝલ્ટ છે અને ગ્રહણ કરવું એ કોઝિજ છે એ કોઝિજ બંધ કરવાના છે રિઝલ્ટ તો બંધ થઈ શકે ને નહીં અને બંધ થાય છે તે કોલેજ માળા પડ્યા છે એટલે કોલેજ માળા પાડ્યા છે એટલે બંધ થાય છે બંધ થાય નહીં અમુક કાયા ખાસ ખબર આપી જ જાય પરીક્ષા પરીક્ષામાં ભૂલ કરી એટલે રિઝલ્ટમાં આ ભૂલ આવે તો દાદા એ જે ત્યાગ કર્યો વકીલાત જે ત્યાગ કર્યો એને પછી પુરુષાર્થ ના કહેવાય એને તો પુરુષાર્થ આમની અંદર પુરુષાર્થ ક્યારે શરૂ થાય પુરુષાર્થ આત્મા ઉપર ઉપકાર કરે ત્યારે પોતાના છૂટવા માટે છૂટવા માટે પુરુષાર્થ કરે આત્માને છૂટવા માટે છૂટવાનો રસ્તો પકડે મોક્ષ માર્ગ આ તો બધું ગ્રહણ કર્યું આપણે છોડી દઈએ જે જે ગ્રહણ કર્યું હોય એમ આવે ને પત્તા રમવા તે મનમાં ભાવ કર્યા કરે કોજી કોજ્યા કરે પછી રમવાનું શરૂ થાય ફેક્ટ આવે પછી એ ફેક્ટ છૂટે નહીં પણ ધીમે ધીમે પછી છોડી દે પણ ઇફેક્ટ આવે એટલે હવે ગ્રહણ કર્યું તો છોડવાનું થયું ને ગ્રહણ કર્યું તો છોડવાનું ગ્રહણ ના કર્યું તો એના છોડવાનો જે ગરબા રસ છે એ ના લેવો જે આ સાધુ સંન્યાસી બધા નહીં કે મેં લહેરી છોડી છોકરો છે એનો ગર્વ રસ ચાખવા જેવો નહીં છોડી એમ કહેવાય પણ એનો ગરવા રસ ચાખે છે કે મેં કેટલું આ પહેલા છોકરા છોડું કઈ હેરી વાત છે એવું કે બધા શું કે હા દાદા આજે પુરુષાર્થ કોને કહેવાય સવારમાં વહેલો ઉઠ્યો નાયો ધોયો વેપાર કર્યો દોડધામ કરી કમાયો તેને શું કે છે પુરુષાર્થ તેને કહેવો તેના સવારમાં કોને કહેવાય સવારમાં વહેલો ઉઠ્યો નાયો ધોયો વેપાર કર્યો દોડધામ કરી કમાયો તેને ના એને ના કહેવાય ખરેખર આ બધું પ્રાયોજક છે આ તો ખાલી અહંકાર કરે છે માને છે મેં પુરસાદ કરે છે પુરુષ થયા પુરસાદ કેવી થાય જ્ઞાની પુરુષ અલગ લક્ષ ત્યારે પુરુષ થાય પછી પુરસાદ મળી શકે ત્યાં સુધી આ પુરસાદ થાય ખરો ભ્રાંતિ ભ્રાંતિનો ભ્રાંતિમાં પુરસાદ થઈ શકે છે કોકને આપણે કોકને આપણે અપમાન થઈ ગયું આપણા કોઈ વકીલ નું અપમાન થઈ જાય આપણાથી પણ પછી પસ્તાવો કરીએ કે ભાઈ બહુ ખોટું કહેવાય કેટલું દુઃખ થતું છે એ પસ્તાવો કરવો એ પુરુષાર્થ છે અને કોઈ માણસ કે છે અપમાન કરવા જેવો તો રાજી કરવો તે ગુજરાત છે શું કહ્યું રાજી થવું પોતે તે ગુજરાત છે એ પુરુષાર્થ અવળો પુરુષાર્થ એ અવળો પુરુષાર્થ એ અવળો પુરુષાર્થ પેલો સવળો સવળો પુરુષાર્થ શું કે પુરુષાર્થ આ ક્રિયા કરીએ છીએ નહીં જે સંજોગો ભેગા થઈને કામ કરે એ પુરુષાર્થ નહીં પુરુષાર્થ તો આપણો શું અભિપ્રાય છે આની પર તે પુરુષાર્થ પ્રયાસના આધારે કોઈ વકીલનું અપમાન થઈ ગયું આપણાથી પ્રારંભના આધારે એ થઈ ગયું કહેવાય આપણે કર્યું નથી છતાં ભાઈ પસ્તાવો થાય તો એ ગુજરાત સમજાવી વાત છે પસ્તાવો કોઈને ના થાય કોઈ એવો મગજનો કુમારી વાળો હોય એ કહે છે આ જો કેવો સારો પાડી દીધો રાજી થાય તો એ ગુજરાત એનાથી ભ્રાંતિ નો પુરસાદ ઉભો થાય કેમ બોલતા નથી તમે બોલો તો કઈ વાત પુરસાદ ના પ્રારંભ ના ભેદ પુરસાદમાં સંજોગો નું મિલન ના હોય ત્યાં તો જ્ઞાન નો પ્રતાપ હોય શું હોય જ્ઞાન નો પ્રતાપ જે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અત્યારે એ જ્ઞાન ના આપવા પ્રતાપે વ્યવહારિક જ્ઞાન વ્યવહારિક જ્ઞાન વ્યવહારિક જ્ઞાન ના પ્રતાપે કે ભાઈ આપડે કામ આવું ખરાબ થઈ જાય બધું થાય ત્યારે કોઈ પસ્તાવ કરવો એ જ્ઞાન ના પ્રતાપે પસ્તાવ કરે છે એ પુરસ્કાર છે અગર કોઈ આપણે કાર ભરી તો એને સંભાવ રાખવાની જોઈએ તે પણ પુરસ્કાર છે ગાઢ ભરી એ તો નિમિત્ત છે આપણા પ્રારંભ કરના ઉદય થી ગાઢ પડે આપણા પ્રારંભ કરના ઉદય આવ્યો ત્યારે ગાઢ પડે તો ગાઢ પડનારે નિમિત્ત છે એટલે આપણે ત્યાં સંભાવ રાખીએ તો એ પુરસાદ આપનો શું મત છે કોને બરોબર બરોબર દાદા ઘણા ને ઘણા ને એવું હોય છે કે એને એની એવી વૃત્તિ જ હોય સારું કામ કરવાની સવારમાં ઉઠ્યો ત્યારથી સાંજ સુધી એક સારું કામ કર્યા સિવાય રહી શકે જ નહીં હવે અંદર હા અને એ જો એને એવું માને કે મારો પુરુષાર્થ છે તો એ ત્યાં ગાડી એ છૂટું પડવા માટે દાદા કઈ સમજ જોઈએ પુરુષાર્થ શું કરવાનો છે હા ત્યાં એ ભગવાન ગમે તેને માનતા હોય છે ને જી મને આવું આવું કરવાની શક્તિ આપો આવું આવું કરવાની શક્તિ આપો એ પુરસાદ કહેવાય આ તો પ્રાર્થ છે જે કરી રહ્યા છો એ તો પ્રાર્થ છે ઇટ હેપન થઈ રહ્યું છે ઇટ હેપન સમજાય છે સમજાય પણ આપણે છે તે નહીં ભગવાન ને માનતા ગમે તેને માનતા ભગવાનને અરજી કરીએ કે ભગવાન મને આવું આવું કામ ઘણું ઘણું કામ કરાવડાવજો મારા એ પુરુષાર્થ એ પુરુષાર્થ આપે જે જે પુરસાદ કર્યો હશે મને કહો ને તમે જે પુરસાદ કર્યો હશે મને કહો તો એને ફોટ પાડી આપો સત્સંગ સંભળવા માટે પુરસાદ અને પુસ્તક મોકલ્યો તો પ્રાર હવે સત્સંગ સંભળવા આવ્યા તે તમારી શક્તિના અધીન પ્રજ્ઞા પગના ઘૂંટણ સારા હતા માથું સારું હતું શબ્દ તાવ ચડ્યો નતો એટલે બીજા સંજોગો ભેગા થયા ત્યારે હવે સંજોગો ભેગા થઈને આવીએ એ બધું કહેવાય સંજોગો ભેગા થાય અને આવીએ ત્યાં પગ સારા હોય ગુજરાત ક્યારે નામ કે બીજું બીજાનું અવલંબન બહુ લેવામાં ના હોય એકાદ હોય એકાદ અરે પગલું અવલંબન માથું સારું હોય તબિયત સારી હોય અને બહાર ગયા પછી પછી રિક્ષા મળે ના મળે પાછું જવું પડે કેમ લાગે વાતચીત કરતા નથી વાતચીત બહુ વાતચીત નહીં કરતા ભાવ જે ભાગ્યો એ અને એની ઉપર સહયોગ બાજા ઉપર જે ભાવ થયો એ કુતરા સહયોગ બાજા ઉપર ભાવ થયો પૈસા પૈસા મળવાનો સહયોગ બાજી ગયો એટલે મળ્યા આપણને એની પર ભાવ થયો કે અમારે થોડા આપણે ધર્મ રસ્તે કાઢવા છે તો એ કુતરા અગર તો આપડે આ બધો ગુજરાત છે આવડો જે કઈ ક્ષમતા રાખે ત્યારે નામ રિલેટિવ ગુજરાત સંયુક્ત આવે રિયલ પુરસાદ નહીં ભ્રાંત પુરસાદમાં સંયોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય રિયલ પુરસાદમાં સંયોગની જરૂર નથી જસભાઈ શું કરી રહ્યા છે એને તમારે જોવું તેનું નામ પુરસાદ આ રિયલ પુરસાદ જશે શું કરી રહ્યા છે તેને તમારે જોયા કરવી એ રિયલ પુરસ્કાર જ્ઞાતા અટસ્તા અને સાક્ષી પણ રહેવું તે રિલેટિવ પુરસ્કાર એ રિલેટિવ પુરસ્કાર સાક્ષી ભાવે રહેવું અથવા ભાવ ફેરવવા પૈસા પૈસા કાપી બધું અને કલ્પન થાય નહીં એટલે ભાવ ફેરી રાખે મારા ઉદયકર ના હાથીને થવાનું બની ગયું ત્યાં સારા ત્યાં પ્રેરણા કરે એનો શું દોષ મારા દોષ આ થયું એ એ પુરુષાર્થ કહેવાય સંયોગો ઉપર ભાવ કરાય એ પુરુષાર્થ કહેવાય દોષ અમારો દોષ દેખાય છે ત્યાં બધું જ ભૂલ છે સામાન્ય કોઈનો દોષ હોતો જ નથી સામાન્ય દોષ દેખાડે છે એ ભ્રાંતિ છે તે બુદ્ધિ દેખાડે છે જ્ઞાન સામાન્ય દોષ ના દેખાડે બુદ્ધિ સામાન્ય દોષ દેખાડે કારણ બુદ્ધિ ભેદ ભેદવારી હોય આ મારું ને આ તમારું ભેદવારી હોય ભેદ અને જ્ઞાન અભેદ હોય જય સચિદાવ ભ્રાંત પુરુષાર્થમાં વચ્ચે ભાવ આવે અને અથાત પુરુષાર્થમાં રાતા રસ્તા અને પરમાનંદ રહે હૃદયમાં ગુરુ તરીકે સ્થાપન કર્યા પછી મંડાણ કર્યું કેવાય અને મંડાણ કર્યા પછી ખંડન કરાય નહીં નહીં તો મંડાણ કરશો જ નહીં ગુરુ તરીકે સ્થાપન ના કરીએ તો ચલાવી દઈએ આપણે જો પણ સ્થાપન કર્યા પછી છે તે ખંડન ના થાય તો ધ્યાન રાખે નહીં તો જોખમદારી છે જો વખતે વકીલ વકીલ કરી અને ખંડન થઈ જાય બીજો વકીલ પકડે તો બહુ જોખમ નહીં તો ગુરુ બહુ જોખમ વકીલ ગયા પછી બીજો થાય ના થાય તમે કહી દો બીજો વકીલ ભાઈ લો અહીં ના આવી ગયું કેવી કરે એવું કેમ ના પણ એ સારું નહીં હા આપણે ના મંથન કરો કે શિષ્ય પોતાનું સુખ માને ગુરુ સુખ ગુરુ કેમ સુખી થાય અને એ સુખ પોતાને જ લાગે કે મને સુખ થઈ ગયા ગુરુના સુખમાં જ પોતાનું સુખ માને બરોબર છે વાત ગુરુ તો સંકેતી જોઈએ નિત્યાર્થી ચાલે નહીં ગુરુ સંકેતી જોઈએ મિથ્યાચાર સંકેતમાં ભેદ શું છે ક્રાંતિભાઈ એ જરા મિથ્યાત્વી અને ખ્યાલ નથી દાદા ખ્યાલ નથી એનો એ જરા સમજાવો તમે ખરેખર ક્રાંતિભાઈ છો શું કે છે દુનિયા દુનિયા કે છે કે આ પ્રેમજી ભાઈ ઓળખવાનું સાધન આપ્યું ઓળખવા માટે ઓળખવાનું સાધન છે આ કે ભાઈ આ ભાઈ કોણ છે પ્રેમજીવી છે પ્રેમજીવી વકીલ પણ તમે પ્રેમજીવી છો કે તમારું નામ પ્રેમજીવી છે તમારું નામ પ્રેમજીભાઈ એટલે તમે અને પ્રેમજી બે જુદા કહેવાય તમે નાની કહેવાય અને પ્રેમજી નામ કહેવાય એવું લાગે છે છતાંય આપણે આ જુદા હોવા છતાંય પોતાની ભૂલચૂક થયા કરે કે હું પ્રેમજી જ છું તો એ રોંગ બિલીફ છે કેવી બિલીફ રોંગ બિલીફ તમે જે છો એ જાણતા નહીં હોવાના જ્યાં નથી તે આરોપ કરું છું એ રોંગ બિલીફ છે તમે જે છો એ તમે જાણતા નહીં હોવાથી જ્યાં નથી ત્યાં આરોપ કરો છો એ રોંગ બિલીફ છે તમારું નામ પ્રેમજીવી છે નહીં કે તમે પ્રેમજીવી છે તમારું સ્વરૂપ પ્રેમજીવી નથી માય નેમ નોટ કાર્ડ શું કે છે બરોબર બરાબર છે હવે એ પ્રેમજી બેન આપણે કહીએ છીએ હું જ છું એવું તે ભ્રાંત રોંગ બિલીફ એ રોંગ બિલીફ છે રોંગ બિલીફ એને મિથ્યાસ્ત્ર કે છે મિથ્યાસ્ત્ર અહીંયા આવે ને તમે મિથ્યાસ્ત્ર ચાલેલી પોતે નામને જ પોતાનું રૂપ માને છે પોતાની જાત એ બધા મિથ્યા થઈ કહેવાય કારણ નામ તો એ શરીરનું નામ છે નહીં કે પોતાનું નામ તો જુદી વસ્તુ છે નાની જુદો છે પોતે નાની છે નહીં કે નામ you are the owner of this name you are the owner of this name પ્રેમ જી રહી સમજ કરું ને હવે હું તમે પાંચ છો એ તપાસ કરી રહી આવે તમે પાંચ છો એ તપાસ થાય એટલે સંકિત કહેવાય સમ્યક કહેવાય સમ્યક દર્શન થયું કહેવાય અને જ્યાંથી ના જાણો ત્યાંથી સુધી સંસારની માફક બોલો કે હું પ્રેમજીવી હું ચંદુલાલ હું સસુભાઈ ત્યાં સુધી મિથ્યા કહેવાય એટલે બધું આખું જગત વિલિયનરી બોલે બધા બોલે મુસલમાને બોલે એમ શું રહ્યો છે થોડું બોલતા છે ને થોડું બોલતા નહીં બોલો છે આપણે સમ્યક દર્શન કહેવાય સમ્યક દર્શન એટલે યથાર્થ એ દર્શન યથાર્થ દર્શન કહેવાય અને આ ભ્રાંત દર્શન કહેવાય મિથ્યાત્વ ભ્રાંત દર્શન આ ભ્રાંતિ દર્શનથી તમે ધ્યાનથી ગઈ અરે અને સાચા યથાર્થ દર્શનથી તમે શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા શબ્દથી ચાલે નહીં એ અમે તમને રિયલાઇઝ કરી આપીએ રિયલાઇઝ તમારું સ્વરૂપ રિયલાઇઝ કરી આપીએ અને ફિટ કરી આપીએ ત્યાર પછી તમને નિરંતર સ્વરૂપમાં રહેવાય એ ગુરુ કરી આપે એ ગુરુ કરી આપે હા ગુરુ ગુરુ જ્ઞાની હોવા સાધારણ આપણા ગુરુ ના ચાલે આ ગુરુ તો આ ગુરુ એકદમ ના ગુરુ જરૂર છે પણ એ તો ફોલો કરવાના કેવું એ આગળ ચાલે અને ચાર રસ્તા હોય તો ડિસિઝન એ કરે તેમાં એ ડિસિઝન કરે તેના રસ્તા આપણે ચાલવાનું પણ જો આ આ જોઈતું હોય આ તો મુક્ત થવાનું સાધન તો જ્ઞાની પુરુષ પોતે મુક્ત થયેલા હોવા તો બંધન થી મુક્ત કરી શકે કારણ જનક વિદેહી જેવી દશા ઉત્પન્ન થાય એમાં એટલે આપણે તમને પોતાના સ્વરૂપ સ્વરૂપનું ભાન થઈ જાય એટલે થઈ ગયું મમતા શું જાય અહંકાર શું જાય પછી શું રહ્યું પછી તમારા લોકો કામ ફસલાસ થઈ જાય કે હમણાં જેવો જોયો ના થાય સંતોષકારક ના થાય કારણ શક્તિ તમારી આવરાઈ રહી છે શું થયેલી શક્તિ આવરેલી છે એટલે અવ્યક્ત રૂપે છે અવ્યક્ત કરી આપું એટલે શક્તિ કરી તમને હેલ્પ કરે એટલે ગુરુ સમકીતી જોઈએ સમ્યક દર્શન એટલે જ્ઞાની પુરુષ જોઈએ નિત્યાથી ચારણી જેને આત્માનું ભાન હોય એવા ગુરુ કરીએ તો આપણું કામ થાય બાકી દેહાદ્યાસ હોય એટલે આપણો દાડો ભર્યા નહીં દેહાદ્યાસ એટલે આપને જ જતું રહી હું જ બુદ્ધિ આ દેહમાં પોતા પણાની બુદ્ધિ અધ્યાસ છે પણ દેહ નો જ અધ્યાસ છે અધ્યાસ છે જ અધ્યાસ દેહ નો જ અધ્યાસ અધ્યાસ છે પણ દેહ નો પણ દેહ નો જેનો જુએ તેનો નથી દેહ નો છે એટલે જ્ઞાની પુરુષ જે છે તે દેહાધ્યાસ હોય તેને બદલે આત્માધ્યાસ કરી આપે આત્માધ્યાસ કરી આપે હાથ ટુ સીટ અધ્યાસ અધ્યાસ હા બેસું તેમાં ગુરુ શિષ્ય નો ક્યારે ભેદ ન બોલાય તે કર્યો ગુરુ શિષ્ય નો ક્યારે ભેદ ન બોલાય તે કર્યો એક ક્ષણ પણ ભૂલ્યો કે હું શિષ્ય છું અરે આ ગુરુ છે તે પડ્યો એ દાદા સમજાવો ને હું શિષ્ય છું અને આ ગુરુ છે એ ભેદ પડ્યો કેવાય એ ભેદ પડ્યો એક એની મેરે સહજ ભાવ દેખાય શિષ્ય ભાવ ગુરુ ભાવ બંને સહજ ભાવ દેખાય અને અભેદ થાય મારી તારી ના થાય મારી તારી ના થાય હા એકદાડો ગુરુ વપરાય એટલે મનમાં એમ થાય કે આ બધું આવું કેમ કે એવું ના થાય અભેદતા સરકાર એટલે બધું છે તેમાં રાજી બહુ થોડા માણસો નહીં સરકાર રાજી ને જ્ઞાની પુરુષ તો સ્વરૂપ નું ભાન કરાવતા સ્વરૂપ નું ભાન કરવાનું હું કોણ છું એનું ભાન કરાવડાવવાનું ત્યાં દેહાધ્યાસ જાય જ્યાં સ્વરૂપ નું ભાન થાય ત્યાં દેહાધ્યાસ છૂટી જાય સ્વરૂપ નું ભાન થાય સ્વરૂપ ભાન થાય એટલે ભગવાન કોઈ કે ભગવાનની વ્યાખ્યા કહો તો I without my God I without my is God. And I with my જે મારું મારું કર્યા કરે મારાનું સંબોધન કર્યા કરે એ બધા જીવાતમાં આ વિધાઉટ માઇન્ડ છે મારું પોતાનું છે નહીં એવું કશું એ ભગવાન જ્ઞાની પુરુષ એટલે જેને જાણવાનું કશું બાકી નથી પોતે તત્વ સ્વરૂપમાં બેઠા હોય ગુરુ સંસારિક સુખ આપે પણ ઉપાધિ જોડાવી ન શકે અને આદિવ્યાધિ ઉપાધિમાં સમાધિ અપાવે છે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ કોનું નામ કહેવાય કે આપણી આધિ વ્યાધિ ઉપાધિની નહીં સમાધિ રહે આજુબાજુ ની ઉપાધિ હોય છતાંય સમાધિ રહે એ તો જ્ઞાની પુરુષ કઈક સત્તા હોય છે જ્ઞાનીપુરના સત્તા એમની આ આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ તાપ માંથી છોડાવડે સમાધિ રાખે અને ગુરુ છે તે સંસારી સુખ આપે ગુરુ સંસારિક સુખ છે સંસારિક સુખ આપે એટલે શું સંસાર નો સુખ પ્રાપ્ત થાય એવા રસ્તા દેખાય રસ્તા દેખાય એટલે એના ફળ સંસારિક સુખ મળે સુભાષ સુખ પર ક્રિયા સુભાષ એ સુભાષ કોઈને દુઃખ આપજો નહીં કોઈ આમ કરજો તેમ કરજો એવું કે શું અને આ જ્ઞાની પૂજે એવું ના કરતું જ્ઞાની એને પોતાનું સ્વરૂપનું ભાન કરાવડાવે દેહાધ્યાસ કરાવડાવે અને ગુરુ દેહાધ્યાસ ના કરે પોતે દેહાધ્યાસ કરાવડાવે ના જાય તો આપવાના લાગે એ પોતે દેહાધ્યાસ કરાવે અસિત માંથી ચૂમમાં લાવે આપણને ખોટું હોય કરતા ત્યારે બધા બતાવી દે જ્ઞાની પુરુષ કોને કહેવાય કે જેને લક્ષ્મી ની ભીખ ના હોય કીર્તિની ભીખ ના હોય શિષ્યો ની ભીખ ના હોય વિષયો ની ભીખ ના હોય કોઈ ચીજ ની ભીખ ના હોય ત્યારે જ્ઞાનીનું પદ પ્રાપ્ત થાય એને હોય કઈ કઈ ડિગ્રી તો જોઈએ ના કોઈ પણ પ્રકારની જયંતિક નથી એ જ્ઞાની અગર તો એના ભગવાનને પણ કોઈ પણ પ્રકારની ભીખ ના હોય માનની દુઃખ દુઃખ ના હોય તાનની કીર્તિની ગચાની દુઃખ તમને કશાની ભૂખ કરી એમાંથી ભૂખ ખરી ભૂખ ખરી આ તો પથરા જેવા છીએ એ કે છે આમ તો પથરા જેવા છીએ <laughs> પરોપકારી પારકાહારું જોઈએ બહુ ઓછા પણ તેથી આગળ એટલા હું કઈ અટકી દેવાનું દાદા એવું થઈ ગયું છે સારું કામ કરવાનું પણ વ્યસન થઈ ગયું છે સારું કામ કરવાનું પણ વ્યસન થઈ ગયું છે સવારના બાર વાગ્યા સુધી જો કશું કામ સારું ના થયું હોય તો બપોર પછી જરા બેચેની અનુભવે વ્યસન થઈ જાય વ્યસન ખરું ગયા છે ખરું ગયા છે ખરાબ કરનારો માણસ હોય તેને ખરાબ કરવાનો ધંધો હોય એને ખરાબ કરવાનું મળે નહીં કાયમ એટલે એને બેચેની રે ના અને સારું કરનાર ને બેચેની રે કારણ પોતાનો ધંધો જામે નહીં એટલે બેચેની થાય ને બરોબર કે જેના માં માયા રોગ સંયમિત હોય કંટ્રોલેબલ હોય એને સાચું કહેવાય કંટ્રોલેબલ કંટ્રોલેબલ હોય ગુસ્સો આવે ખરો પણ કંટ્રોલેબલ ના થાય એટલે આવે ખબર પોતાને પોતાને એકલાને લાય કરે તો બીજાને લાય ના કંટ્રોલેબલ મહારાજ ની ચાલ ફાટી જાય ચાલ ગુરુ આમ ઝાલા શિષ્યો આમ ફાટી જાય એટલે અહીં મહારાજ ને લોભ જામે લોભ નુકસાન થયું નુકસાન થયું ભાવ થાય ને એમનો લોભ કહેવાય તે મહારાજ ને એટલે અહીં ગયા એટલે મળે આરોપ ના કરે અહીંયા અહીં સમાય જાય સમાય જાય કંટ્રોલેબલ કંટ્રોલેબલ કંટ્રોલેબલ અહીંયા બી ભાઈ અને એ અને એ ક્રોધ કોઈને હરકત ના કરે એવા હોય પોતાને એકલા હરકત કરે બીજા ના કરે એમનું સાધુ કહેવાય અને જ્ઞાની બેન નામ કહેવાય કે પોતાને ના હરકત થાય એવા ક્રોધ માં આવેલો હોય જ નહીં એ બધી નવે જતી જ રહેલી હોય નવે જતી રહેલી હોય નભાઈ તમારો ખરી વીકનેસ વીકનેસ જ છે ને <laughs> છે વીકનેસ તમને એવું દેખાય એમને એમ કામ ક્રોધ લો મોહ બધા શત્રુ છોડતા જ નથી આ બધા જે શત્રુ છે તે છોડતા જ નથી <laughs> એકવાર કહી દો શત્રુ કાઢી આત્મદશા સાથે તે સાધુ આત્મદશા સાથે આ દેહાભ્યાસ છે એ તૂટે અને આત્માનો અભ્યાસ થાય એ સાથે સંન્યાસી નો શોર સંન્યાસી નો શોર આપડે તો સન્યાસી જોયેલા કે નહીં તમે ક્યાં જોયેલા હે શું વે હોય છે સન્યાસી નો વેશ હોય હાથમાં કમંડળ હોય હા પછી રંગ કપડા કપડા ભગવા કપડા હોય હવે એને આપણે સન્યાસી કે છે શું કે છે બધે નો ન્યાસ કર્યો હોય તો સન્યાસી કપડા વાળા સન્યાસી નહીં એ જૂઠા મોતી ના વાપરે છે લોકો જૂઠા મોતી ના હાથા તરીકે વાપરે છે ને પહેરે છે ને એવું આ સંન્યાસી જૂઠા સંન્યાસી ચાલ્યા હાથામાં સંન્યાસી કોને કહેવાય જે સંસારમાં રહે બધી રીતે સંસ્થા ઈચ્છાય કે છે શું કે છે પણ સંસારના ભાવમાં એટલે ભાવમાં નથી સ્વપરિણામક છે તે સંસાર એટલે આખો દાડો દેહ નો ભાવ જ ના હોય દેહાદ્યાસ નો કોઈ દેહાદ્યાસ નો ભાવ જ ના હોય દેહ ની માલકી પણ ના હોય દેહ ની સાથે ટાઇટલ ટાઇટલ ના હોય વાણી નું ટાઈટલ ના હોય અને મનનું ટાઇટલ ના પડે આપણા ટાઇટલ ઉડી ગયેલા હવે ત્યારે સંન્યાસી કહેવાય બધો ન્યાસ થઈ ગયેલો કોઈ ન્યાસ કરવા બાકી ના સંન્યાસ સંસારમાં બધું કરજે શું લખ્યા છે અજ્ઞાની પુરુષ સંસારમાં બધું કરજે જૂઠું બોલજે કે છે હવે કોઈ કહે નહીં જૂઠું બોલજે પણ સંસારમાં બધું કરજે જૂઠું બોલજે પણ ધર્મ અવળી પ્રવૃત્તિ ના કરી ધર્મની વાતમાં મોઢું કોઈને શીખવાડી નહીં બહુ મહાન જોખમદારી અવરી પ્રવૃત્તિ એ કેટલી પ્રવૃત્તિ થઈ શકે પોટલા પોતા પોતે જેટલો મન વસ કર્યું હોય એટલી જ પ્રવૃત્તિ થાય આ ભગત પોતે જેટલું મન જેટલું મન વચન પોતાનું ખુલ્લું થાય આ તો પોતાનું મનનું વચ્ચે કરો નથી લોકોને કરો નીચે આમ કરો ક્રોધ તમારા કાઢો નટુભાઈ કે છે કે જૂઠું બોલનારો માણસ ધર્મમાં સાચો કેવી રીતે રહી શકે જૂઠું બોલનારો માણસ ધર્મમાં સાચો કેવી રીતે રહી શકે જૂઠું બોલવું એ તો વસ્તુ જુદી છે જૂઠું તો એ કાયમ માટે જૂઠું નહીં આ તો રિલેટિવ વસ્તુ છે રિલેટિવ કે ભાઈ આમ આવરી ના કરવા એના કરતા જૂઠું બોલવું તો સારું શું કે છે કઈ કાયમ બીજું બોલ બીજું બોલવાની અંદર ધર્મ કહેવાય છે એટલે એવું પકડી ના રહેવું આ તો રિલેટિવ ટુ ધીસ ગ્રેન્ડ કે ભાઈ આ આપણી પરંપરા ના કરી ધર્મમાં આવડી પણ ના કરવું તેના કરતા જૂઠું બોલું સારું પણ આવું ના કરી કારણ બહુ જોખમદારી છે પેલા ઉપર ભાર દેવાને માટે આ કહ્યું આવડી પરંપરા કરવાથી નરકે લઈ જનારી કસાય છે ના કરવાથી નરકે જવાય એટલે જે કરવી એમાં એટલું બધું મોટું જોખમ છે એ જોખમ નો ખ્યાલ આપવા માટે એમ કે છે કે તારે જૂઠું બોલવું તો બોલજે પણ આ ના કરી હા જૂઠું બોલશે ચલાવી લેશે ચલાવી લેશે એવું કેવા માંગે પણ આ ના કરી નરકે જવાની છે જૂઠું હોય તો જાનવર થઈ ગયું નરકે મોક્ષ માર્ગ સમજવાનો મોક્ષ માર્ગ આખો સમજવાનો જેમ આપણે અહીંથી મુંબઈ જવાનો માર્ગ ડ્રોઈંગ હવે હોય નકશો હોય એ સમજી દે લખતો એ રીતે આખો માર્ગ આખો સમજી દેવાની મોક્ષ માર્ગ ક્યાં સમજાય મોક્ષ માર્ગ છે નિસ્તાર મોક્ષ માર્ગ મોક્ષ માર્ગ ના જે નેતા છે ભેદતા ઉપરનો કર્મ બધા કર્મો ને ભટવીભૂત કરી શકે એમ છે જ્ઞાતારમ સર્વતત્વ આરામ તત્વો અવિનાશી હોય જેટલા આ જગતમાં તત્વો છે એ બધી અવિનાશી હોય અને બીજું બધું વિનાશી હોય તત્વ અવસ્થાઓ વિનાશી હોય અને તત્વો અવિનાશી હોય તે જ્ઞાતારામ સર્વ તત્વ આરામ સર્વ પ્રકારના તત્વ છે આ જગતમાં જેના આધારે આ જગત બધું ચાલે છે જ્ઞાતારમ સર્વસત્તાના વંદે તત્કમ લભે મોક્ષ માર્ગ સમજવાનો છે બાકી આ સ્વાધ્યાય કરો તપ કરો જપ કરો એ બધું પૂજગલ કરે છે એનો શું લાભ કરે છે પૂજગલ ને તમે કહો મેં કહ્યું દેહ કરે છે દેહ કરે છે પૂજગલ કરે પૂજગલ કરે છે જે પાવર ચેતન પાવર ચેતન પાવર ચેતન કામ કરે રહ્યું આ બેટરીમાં આપણે પાવર કરીએ તેલ તે તેલ જાતિ અજવાળું આપણે તેલ નાખીએ છીએ આપણે જાતિ અજવાળું આપણે ત્યારે બલ્બમાં તે આવે એનો પાવર છે ને ચાલતી ના હોય લાઈટ ના થતું હોય તો કે લાવો એ પાવર કાઢી દો લો આ બીજા નાખો સગડે ને તો બીજા ના થાય તો વપરાઈ ગયો આ ફેર પછી પાવર વપરાઈ ગયો પાવર એમાં રહેલો નથી એવું ખબર પડે ને તેલ તો એના જેવી પાવર વાળી પાવર વગરની બે હરકી દેખાય હરકી દેખાય ને બલ્બ ખોટા છે અમારા બેટરીઓ બેવ સરખી લાગે બહારથી દેખાવમાં હા તે આ નહીં જે શરીરમાં આત્મા છે હા તે આત્માની હાજરીમાં આત્માની હાજરી અને પાવર ભરાય છે આ પાવર ચેતન છે આ સાચું ચેતન નથી આ પાવર ચેતન એ મિકેનિકલ ચેતન છે એટલે ખાય કરે તો જીવે નહીં તે પાવર ચેતન ઉડી જાય શ્વાસ ના લે તો ને આત્માને કઈ જતું નથી આ પાવર ચેતન છે આ જેમ કેળામાં પાવર કર્યો પછી જો હજી પાવર હોય તો હજી લાઇટ આપ્યા જ કરે એવું આ મન વચન કાંઈ ટાઈમ બેટરીઓ છે તે ટાઈમ ટેન્સર પાવર આપ્યા જ કરે પછી ખરાબ થાય એટલે પછી કાંઈ લેવાનું તો બીજા આપવા આ પાવર છે એ પાવર ખરાશ કેવી રીતે થાય છે રોજ રોજ વપરાય છે રોજ વપરાય છે એટલે આયુષ્યમાં એવા ચાર થાય છે કહો એ પચાસ વર્ષ થયા એટલે ઉડી જાય પાવર વધારે વાપર્યો હોય તો વહેલો ઉડી જાય ઓછો વાપરે મોડો ઉડે અને કોઈ હોય તો ના ઓછો વાપર્યો હોય એટલે આ પાવર ચેતન છે સાચું ચેતન નથી આ જે ભણે છે બેરિસ્ટર થાય છે વકીલો થાય છે ડોક્ટરો થાય એ બધું પાવા છે સાચું છે હા પછી એ પાવર ઉતરી જાય રોજ રોજ ઉતરતો ઉતરતો ઉતરતો આ ડોક્ટર હતા મહી એટલે પેશન્ટ તો મહી હતા અંદર રૂમમાં અને ડાક્ટર ચાલ્યા ગયા પાવર ખરાબ થઈ ગયો બને ગ્રામ ને બન્યું ના સાંભળેલું દાદા ના ના જોયેલું ને આ બનાવ ચંદુલાલ ક્યાં ગયા વકીલ સાહેબ કઈ ગયા છે પેલા કે ત્રણ જણા થયા ગયા કે કઈ ગામ એટલે પેલો સમજી જાય કે આ બીજો મારે વકીલ કરવો પડશે પેલો સમજી જાય બીજો મારે વકીલ કરવો પડશે કામ લીધું હોય તારે પેલા ને કીધેલું કે તારો નિકાલ કરી આપીશ અને પેલો આપે બીજે તારે તારે પેલા ઉપર જતા રહ્યા હોય એવું તારે પાવર ખરાબ થઈ ગયો એટલે આપણે બેટરી વાપરવા જઈએ ચીજ ચાલે તેલ તો એવા એવા જ દેખાય તેલમાં કોઈ ફેરફાર ના પાવર ઉડી જાય આ ખાલી પાવર છે આત્મા વપરાશ નથી આત્મા તો ધી દરેક ધી માત્રામાં પ્રકાશ જ આપતા કરે બીજું કઈ કરતો અને એ પ્રકાશ થી પાવર ઉત્પન્ન થાય અને પાવર ચાલ્યા કરે દાદા આત્માની હાજરી થી જે આ ચાલે છે આત્માની હાજરી થી આ ત્રણેય પેલા ત્રણેય બેટરીઓ ચાલે છે પછી આત્મા જો અંદર હાજર હોય તો પછી બેટરીઓ બધી કેવી રીતે ડિસ્ચાર્જ કેવી રીતે થઈ જાય બીજી બીજી બેટરીઓ ચાર્જ થાય ભરાય અને જૂની ડિસ્ચાર્જ થાય જૂની ડિસ્ચાર્જ થાય ત્યારે ગઈ સાલે ગયા ભરે ભરેલી તે આકારની આ અવતારનો ડિસ્ચાર્જ થયા કરે અને બીજી નવી છે તે બેટરીઓ ટાઈમ ભરાય ક્યાં સુધી ભરાય કરે કે જ્યાં સુધી હું કોણ છું એનું ભાન ન થાય જ્યાં સુધી દેહાત્યાસ છે ત્યાં સુધી ભરાય ભરાય દેહાત્યાસ છે ત્યાં સુધી ભરાય એટલે દેહાદ્યાસ છે તો હજી આ પાવર પાવર છે તે વપરાઈ ગયો એનું નામ છે તે કહેવાય effect effect effective power effective હોય ઇફેક્ટ આપીને ચાલુ જાય શું અને નવી વ્યક્તિઓ ઉભી થયેલી કોઝિસ હોય કોઝિસ થી બેટરી ભરાય અને ઇફેક્ટ થી બેટરી ખરાબ થઈ જાય એટલે causes and effect effect and causes causes and effect effect and causes એ દિન રાત જન્મ જન્માંતર ચાલ્યા જ કરે છે causes and effect effect and causes causes and effect effect and causes એટલે અમે એને કોઝિજ બંધ કરી દઈએ ત્યારે એનો છુટકારો થાય કોઝિજ બંધ કરવા માટે દેહાદ્યાસ છૂટવો છૂટવો એટલે દાદા જ્યાં સુધી આ દેહાધ્યાસ બંધ ન થાય ત્યાં સુધી આત્માની હાજરી ની અંદર આ ત્રણેય બેટરીઓ ચાર ડિસ્ચાર્જ ચાર ડિસ્ચાર્જ ચાર ડિસ્ચાર્જ ચાલ્યા જ કરે ઓટોમેટિકલી ઓટોમેટિક ઓટોમેટિક ચાલ્યા જ કરે કોઈ ચલાવું ના વિજ્ઞાન છે શું વાત આવી આગળ બીજી વાત કરી છે બીજે બીજો કઈ સત્સંગ કરવા કેજો બરોબર છે બરોબર હા કામ લાગેલો છે આ લેવલ ઉપરનું એ તો ચોક્કસ લેવલનું છે આ પબ્લિકમાં ના હોય આ વાત બીજી જગ્યાએ બીજી જગ્યાએ કોઈ જગ્યાએ ધર્મ હોય નહીં શું સંસારીઓનો દુઃખો પોતાને હો અને પોતાના સુખો સંસારીઓને હો એવી ભાવના રહેતી હોય તો એ ખરો ત્યાગી કહેવાય આ ત્યાગી કહેવાય મારું સુખ લોકોના જાઓ અને લોકોનું દુઃખ માં આવો એ ત્યાગી કહેવાય ત્યાગી કહેવાય સંસારીઓના દુઃખો પોતાને હો અને પોતાના સુખો સંસારીઓનો હો એવી ભાવના રહેતી હોય તો ખરો ત્યાગી છે બહુ કેવાય ગયા બધું